એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મિત્તુલ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ મયંક પણ છે ઓહો હો હો હો આવો આવો મિત્તુલભાઈ મયંકભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને ફરીને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ગુડો ગુડી <laughs> ડીંગલો ને ડીંગલી આ એક હતો રાજા એને હતી એક દીકરી રાજાએ એના એક બીજા રાજા સાથે લગ્ન કર્યા હો દીકરીને જ્યારે સાસરે મોકલી ત્યારે એની સાથે રાજા એક દાસી પણ મોકલી હતી ઓ ભાઈ રસ્તામાં એક નદી કિનારે બપોર થતા બધા જમવા રોકાયા ભાતું ખાવા રોકાયા રાજાની દીકરીને રોજ નાઈને પછી જ જમવાનો નિયમ હતો કે નાયા પછી જ જમવું એટલે એ તો પોતાની દાસીને લઈને નદીએ નાહવા ગઈ બરાબર નદી કાંઠે કપડાં ઉતારીને રાજકુમારી નદીમાં નાહવા પડી એટલે દાસી પાછળથી કુંવરીના લુગડા પહેરીને ગાડામાં જઈને બેસી ગઈ લગનવાળા ગાડામાં જઈને અને ભાતું ખાવાનું ઉતાવળથી પૂરું કરાવીને ગાડાને હંકારી મૂક્યું રાજાની દીકરી જ્યાં નદીમાંથી નાહીને નીકળે છે તો દાસી ન મળે દાસીએ કાંઠે એક ફાટલું તૂટલું લુગડું મૂકેલું એટલે એ પહેરીને બિચારી રાજાની દીકરી બહાર આવી કાંઠે જઈને જુએ છે તો વેલડું ને ખાંડું ને ગાડું ને બધું ઉપડી ગયું હતું હો ભાઈ રાજકુંવરી બિચારી રડતી રડતી સાસરાના ગામમાં જઈને પહોંચી ત્યાં જઈને એ તો રાજાના મહેલમાં ચાકરડી તરીકે રહી નોકરાણી તરીકે રહી પોતાની નોકરીથી પોતાની ચાકરીથી એને રાજાને બહુ બહુ ખુશ કરી દીધો હતો હો ભાઈ રાજા એકવાર ગામ જવા નીકળો સૌએ પોત પોતાના માટે જુદી જુદી વસ્તુઓ મગાવી કોઈએ બરફી મગાવીને કોઈએ રમકડા મગાવ્યા ને કોઈએ ઘારી મગાવીને કોઈએ જલેબી ને ફાફડા મગાવ્યા સૌએ પોત પોતાના માટે જુદી જુદી વસ્તુઓ મગાવી ત્યારે આ દાસીએ છે ને એક ગુડો અને એક ગુડી મગાવ્યા ભાઈ એક ઢીંગલો ને ઢીંગલી રાજા પાછો આવ્યો ત્યારે દાસીને માટે ગુડો અને ગુડી લેતો આવ્યો હંમેશ રાત પડે એટલે દાસી પોતાની ઓરડીમાં જઈને ગુડાને અને ગુડીને પોતાની સામે બેસારે અને નીચે પ્રમાણે એમને વાર્તા કે શું વાર્તા કે ખબર છે ગુડા ગુડી તમે શુણતા ગુડો ગુડી કે જી સાબ સુણતા હું હતી રાજાની દીકરી ને મારા થયા લગન ગુડાગુડી તમે સુણતા ગુડાગુડી કે જી સાબ પછી મારા બાપે એક દાસીને મારી સાથે આપી ગુડો ગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાબ રસ્તામાં એક નદી પાસે જાન ભાતું ખાવા બેઠી ગુડાગુડી તમે સુણતા ગુડાગુડી કે જી સાહેબ મારે નાઈને જ ખાવાનું નિયમ હતું એટલે તો હું દાસીને લઈને નદીએ નાવા ગઈ ગુડાગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાહેબ હું મારા ઘરેણા ને લુગડા દાસીને સોંપીને નાવા પડી ગુડો ગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાહેબ પછી દાસી રાણી થઈને રાજાને ત્યાં ગઈ અને હું પાછળ અને હું પાછળ રહી ગઈ ગુડા ગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાબ પછી હું દાસી થઈને રાજાને ત્યાં રહી ગુડા ગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાબ મેં આ વાત શરમમાં ને શરમમાં કોઈને કઈ નથી ગુડો ગુડી તમે સુણતા ગુડો ગુડી કે જી સાબ આમ દાસી રોજ ગુડો ને ગુડીને પોતાની વાત કે ઢીંગલાને અને ઢીંગલીને હો એકવાર રાજા દાસીના ઓરડા પાસેથી નીકળો અને એણે આ વાત સાંભળી હો ભાઈ રાજા વાતનો કાંઈ ભેદ સમજી ન શક્યો એટલે એણે એક બીજી દાસીને બોલાવીને બધો ખુલાસો પૂછ્યો કે આ શું બોલે છે આ દાસીએ બધી હકીકત કહી ત્યારે રાજાને ખબર પડી કે સાચી રાણી તો આ જ છે અને રાણી થઈને બેઠી છે એ તો ખોટી છે એ તો દાસી હતી પછી તો ભાઈ રાજાએ ખોટી રાણીના નાક કાન કાપી ને અવળે ગધેડે બેસાડીને કાઢી મૂકી અને દાસીને પોતાની રાણી કરીને રાખી હો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કરું તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને એક બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો